હેલો હેલો હા એટલે કે આ ચાર મુનિઓએ ચાર વેદના વિભાગ કર્યા એની અનંત શાખાઓ કરી તો પણ યાદ રાખવી મુશ્કેલ હતી એટલા માટે એટલા માટે વેદવ્યાસજીએ જે બુદ્ધિ બુદ્ધિવિના પુરુષો હોય અને જે મંદ બુદ્ધિવાળા લોકો હોય તેના માટે આ વેદના વિભાગ વિભાગ કર્યા ભગવાન વ્યાસે દુર્મય દેહી બુદ્ધિ વિનાનાઓ પણ અર્થનું જ્ઞાન ન હોવા છતાં પણ યથા એટલે કે બરાબર સમાન વિગેરે લક્ષણોથી લાંબા સમય સુધીના અભ્યાસથી કોઈ પણ પ્રકારે યાદ રાખે એવો અર્થ છે એટલે કે આ સમાન વિગેરે લક્ષણોથી નીચે ફૂટનોટમાં પ્રાતિસાક્ષર ગ્રંથોમાં કહેલા સમાન વગેરેની આ એટલું નથી સમજાતું સમય સુધીના અભ્યાસથી કોઈ પણ પ્રકારે યાદ રાખે એવો અર્થ છે ઉત્તરાર્થથી આ ગૌણ વિષયનો ઉપસંહાર કરે છે ઉત્તરાર્થથી એટલે કે આ મૂળમાં એવમ ચકાર ભગવાન વ્યાસ વ્યાસક ઉપર્ણવસ્તલ એ ગૌણ વિષયનો ઉપસંહાર કરે છે જે આમાં પણ નથી સમજાયું મૂર્ખો યાદ રાખે ત્યાં સુધી વિભાગ કર્યા તેનું કારણ ભગવાન હતા ભગવાનની તેવી ઈચ્છા છે ઈચ્છા કે મૂર્ખ સુધી ફલ પ્રાપ્ત થાય ત્યારે વ્રત ન આચરનારા અને અર્થ ન જાણનારા વેદને યાદ રાખે તો વેદો વીર્ય વિનાના થવાનો પ્રસંગ આવે એથી એવું ન કરવું જોઈએ એવો વિચાર થાય તેથી વ્યાસ એમ કહેલું છે વ્યાસ એટલે કે વિસ્તાર કરનારા જે અધિકારી છે વ્યાસે વ્યાસ હોવાથી તેમણે એમ કર્યું એવો અર્થ છે છતાં પણ ઉત્તમ અધિકારીએ પણ ખોટું કરવું યોગ્ય નથી પણ ઉત્તમ અધિકારી છે પણ જે વ્રતને નથી આચરનારા એ લોકોને એ લોકોને આ કરવું યોગ્ય નથી એવો વિચાર થાય તેથી ગરીબડા ઉપર પ્રેમ રાખનાર એટલે કે ઉપર કૃપણા વસ્ત્ર લખ્યું છે ને એટલે કે ગરીબડા ઉપર પ્રેમ રાખનાર વિશેષણ કહેલું છે વેદનો અભ્યાસ પણ પાપનો નાશ કરનાર હોવાથી માત્ર તેટલાથી પણ કૃતાર્થ થશે એવા વિચારથી પ્રજા ઉપરની દયાને લીધે એમ કર્યું એવો અર્થ છે હા જગ્યા સંપન્ન થયો શ્લોક મારો આ છે ને સમાન વિગેરે એમાં ફૂટનોટમાં પ્રાતિસાખ્ય ગ્રંથોમાં કહેલા સમાન વગેરેથી એ નથી સમજાયું એટલે પ્રાતિશાખ્ય જે છે એ વેદની પ્રત્યેક શાખાની અંદર આવતા જેટલા પારિભાષિક શબ્દો છે એની ત્યાં સમજૂતી આપવામાં આવી છે એને કારણે વેદની બધી શાખાઓ છે એ સમજવી સરળ થઈ ગઈ છે અહીંયા સમાનાથી એ પદ છે ને એ એ પ્રાતિશાખ્યના પ્રથમ શબ્દનો ત્યાં ઉલ્લેખ કરેલો છે એટલે કે પ્રાતિસાખ્ય ગ્રંથોમાં જે આ બધી શાખાઓ છે એ આની અંદર ઈઝી ઈઝી છે એમ એના સમાન છે એવું પ્રાતિશાખી ડિક્શનરી હા જી જી હવે આ ગૌણ વિષયનો એક સંહાર હમ ગૌણ વિષયનો ઉપસંહાર કરે છે ઉત્તરાર્ધ એના સ્વરૂપે દૂરમે કહી પછી દૂસરી જુદી ઉત્તરાર્ધથી આ ગૌણ વિષયનો ઉપસંહાર ઉત્તરાર્ધથી હા સૈવ વેદા ગુર્મે સહિત આદ્યંતે પુરુષે યથા એવમ ચકાર ભગવાન વ્યાસન ત્રિપુણવત્સલ આ ઉત્તરાર્ધ એટલે એવમ ચકાર ભગવાન વ્યાસ ત્રિપુણવત્સલ આ જે પાછળનું જે બીજું ચરણ છે ને શ્લોકનું સમજાવી રહ્યા છે એના માટે કહ્યું છે કે અવાંતરમ હા એટલે આ મંદ બુદ્ધિ વાળાના માટે છે એટલા માટે આ ગૌણ વિષય કયો હા હા જી જી જી હા થયું હો જેથી મારો શ્લોક સંપન્ન છે હા હલો જે કે આમાં જે એવું લખ્યું છે ને વેદો વીર્ય વિનાના થવાનો પ્રસંગ આવે એટલે અહીંયા ફલ શ્રુતિ ના મળે એટલે કે જેને જ્ઞાન ન હોય અને છતાં અભ્યાસ કરે તો વેદ તો પણ એ લોકોને કૃતાર્થ કરે છે એટલે વેદ વીર્ય વિનાનો થવાનો પ્રસંગ આવે એવું ન થવું જોઈએ એવી રીતે કહેવા માંગે છે એટલે જે લોકો વેદો ધર્મનું આચરણ કરવા માટે જરૂરી પ્રતિયજ્ઞ અનુષ્ઠાન નથી કરી શકતા हां वाल्कोन जो वेदार्थનો જ્ઞાન થવા લાગી જાય હા કે નિર્વિદે થઈ ગયો કાયા તો વેદની ફી દેવત્સરતાનો મતલબ એ છે કે એ યોગ્ય અધિકારી હોય હમ અધિકારી હોય એને જ એ ધારણ કરી શકે પણ નિર્બળ પણ જો ધારણ કરી શકતા હોય તો વેદમાં એ જાતનો આક્ષેપ આવી પડે છે કે વેદ કોતે એવો કમ્પ્યુટર છે જે એના ઘેરા કોઈને પણ સમજમાં આવી જઈ રહ્યો છે તો અહીંયા જે લખ્યું છે છતાં પણ ઉત્તમ અધિકારીએ પણ ખોટું કરવું યોગ્ય નથી અને ગરીબડા ઉપર પ્રેમ રાખનાર વિશેષણ કહેલું છે તો એ એ કેવી રીતે એની સાથે જોડાશે હેલો સાથી શરણમ ઉચિતમ એટલે જે આ ઋષિમુનિઓ છે કે વેદવ્યાસની છે એમણે આવું કરવું યોગ્ય નથી આવું કરવું યોગ્ય નથી એટલે જે લોકો અયોગ્ય છે એમને પણ વેદ સમજમાં આવી જાય એટલી સરળતા વેદની કરવી જરૂરી ન હતી એમના માટે એમને કઠિન જ રહેવા દેવો જોઈતો હતો તો એના માટે કહ્યું છે કૃપણ વસ્તલમ એટલા દયાલુ છે કે જે આવા કમજોર લોકો ઉપર દયા પર્વત થઈને એવું કરી રહ્યા છે એ જાતની પ્રભુની ઈચ્છા પણ છે દયાની છે એમણે કરી એટલે અહીંયા ધારણ કરવા અને અભ્યાસ કરવો અને અભ્યાસ કરવા માત્ર માત્રથી નો નાશ થાય એ એટલે શું ડિફરન્સ છે એમાં રણ કરવું એક વસ્તુ અલગ છે અભ્યાસ કરવાનો ખાલી અહીંયા બતાવેલું તો કરવું અભ્યાસ કરવોમાં એટલે અભ્યાસમાં તો એવું લખ્યું હતું કે જ્ઞાન અર્થનું જ્ઞાન ન હોવા છતાં પણ લાંબા સમય સુધીનો અભ્યાસ એટલે કદાચ અભ્યાસનો અહીંયા મતલબ એવો લીધો લાગે છે કે વેદનો આવો અભ્યાસ કરો કે જ્ઞાન નું અર્થ ન હોય અર્થનું જ્ઞાન ન હોય તો પણ પાપનો નાશ કરનાર હોવાથી એવું મને સમજાય છે જે એટલે વેદવ્યાસજીએ વેદોના વિભાગ કર્યા એટલા માટે કર્યા કે જે લોકો અલ્પબુદ્ધિવાળા છે મંદભાગ્યવાળા છે પદ્રવ્યુક્ત જેમનું જીવન છે એવા લોકો ભલે કદાચ વેદને ધારણ ન કરી શકે હતા વેદના ટકા અનુસાર સમાચરણ ન કરી શકે યજ્ઞાદિનું પણ અધ્યયન માત્ર પણ કરે તો પણ એમના પાપ નાશ તો થાય ગઈકાલે ગીતાના સંખારમાં આપણે જોયું અધ્યક્ષતે ઇમમ ધર્મ્યમ સંવાદમાં આવ્યો કે આપણા આ ધર્મ ધર્મ સંવાદ છે એને જે લોકો ભણશે એમને પણ આ સ્થિતિ થશે ક્યાંક પાઠની સ્થિતિ છે કોઈ જગ્યાએ અનુષ્ઠાનની પણ સ્થિતિ છે અધિકારી તો છે જ ને ભલે મંદ બુદ્ધિ વાળા હા એવું એટલે કૃપાથી પોતાના અન્યથાગત સામર્થ્યથી અહીંયા આ વસ્તુ આવી રહી છે તો વ્યાપતા આવતાની જરૂર શું પ્રભુ ઈચ્છતા જ ન હોત કે આ રસ્તો બંધ થઈ જાય તો પછી વ્યાસજીની જરૂર શું વિભાગો કરવા જે અજ્ઞાન યોગ્ય થયો નહીં તો એની હા જીજી બીજો એક પ્રશ્ન હતો કે ચૌદના ચૌદમો શ્લોક છે ને એમાં એવું લખ્યું છે બ્રહ્મ કલ્પના પહેલા મનવંતરના યુગોના ત્રીજા ફેરામાં વ્યાસનો જન્મ થયો તો કૃષ્ણ જન્મ તો સારસ્વત કલ્પમાં થયો અને વ્યાસજીનો જન્મ બ્રહ્મકલ્પમાં કહે છે તો વ્યાસજી બ્રહ્મકલ્પથી સારસ્વત કલ્પ સુધી તે ત્યાં બિરાજમાન હતા પૃથ્વી ઉપર ભૂતલ ઉપર ચૌદના શ્લોકમાં નીચે જે આપ્યું છે ને એમાં બીજી જ લાઈનમાં છે એટલે એ બ્રહ્મકલ્પથી સારસ્વત કલ્પ સુધીનો જે કંઈ પણ સમયગાળો છે ત્યાં સુધી તે ભૂતલ ઉપર વિરાજમાન એ સમય તો હતા જ પછી જ્યાં સુધી એટલે એ અમર અમરત્વ પ્રાપ્ત કરેલું છે વ્યાસજી અમરત્વ ન થયું કમસે કમ લાંબુ આયુષ્ય બચે અમર એમ કહેવાય છે કે અઠ્યાવીસ દ્વાપર યુગ બીતી ગયા તે વખતે આ વાત બનેલી છે ભાગવત અઠ્યાવીસ દ્વાપર પસાર થઈ ગયા અચ્છા એટલે આ ઓગણત્રીસમો દ્વાપર આવ્યો ત્યારે આ થયું એમ અચ્છા એટલે આ જે બ્રહ્મ પહેલા મનવંતરમાં એટલે આ જે દ્વાપર આવ્યો એ તો પહેલો મનવંતર તો નહીં હોય ને એ એટલે સોરી મને આમાં એકચ્યુઅલી યુગમાં ને બ્રહ્મ કલ્પમાં ને મનવંતરમાં બહુ સમજ નથી પડતી એટલે પૂછું છું બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનવંતર બદલે છે એ વ્યવસ્થા છે હા બીજું એવું છે એ પુરાણોની અંદર કેટલા નામ આ કલ્પના કહેવામાં આવ્યા છે એની અંદર કલ્પના નામના ક્રમોમાં પણ થોડો ઘણો વ્યત્યય છે સારસ્વત કલ્પ પછી જેમ અત્યારે શ્વેતવાળા આ કલ્પ ચાલી રહ્યો છે શ્વેતવાળા કલ્પ છે એવી રીતે એક આદિવાળા કલ્પ પણ છે પૌરા પર જે સંબંધ કઈ જાતનો છે એ બહુ ખ્યાલ નથી આવતો એવું તો લાગે છે કે આજે જે આવતા છે એ બહુ લાંબા સમય સુધી રહેલો છે હા જીજી ધન્યવાદ જીજી હવે આના પછીનો શ્લોક મારે કરવાનો છે લો હા હા ના ના તમારું નામ શું છે મારું બેલા શાહ એટલે તમે અત્યારે આ જ અધ્યાયથી જોડાયા છો ને પહેલાથી નતા જોડાયા ને એટલે ખબર નહીં ને નામ તમારું એટલે હા હા વાંધો નહીં હું લાસ્ટ ટાઈમ મેં નવમો શ્લોક લીધો હતો પછી આ બીજી વાર જ લઉં છું હા બીજી વાર જ લઉં છું એટલે શું છે હા પ્રશ્ન છે આપણે હવે એમનો બીજા બેન નો આ છે ને કે અઢાર સત્તરમો અને અઢારમા શ્લોકમાં શું આવ્યું કે કાલથી ધર્મનો નાશ થયાનું કહીએ નીચેના શ્લોકમાં પદાર્થનો નાશ થયાનું પણ કહે છે એટલે અહીંયા પછી એ બધી જે સર્વ વર્ણો અને આશ્રમોનું હિત કરનારો છે એ નીચેના શ્લોકથી કહે છે તો હવે આગળના શ્લોકમાં કહ્યું કે બધા ધર્મનો નાશ થઈ ગયો પછી ફરીથી યજ્ઞ અને સર્વ વર્ણોને નું હિત કરનારો એમ કેવી રીતે કહી ગયો એ નહીં સમજાયું એટલે મારે સમજાય જો એકદમ આઠ સમજાવી દીધું પણ જેટલા રહ્યા છે બાકી બચ્યા છે એટલા તો જશે તો કરશે જ ને કે જેટલા જેમ આપણે કૃષ્ણાશ્રય માં કહ્યું કે બધું નષ્ટ થઈ ગયું છે નષ્ટ થઈ ગયું છે પણ જેટલા બાકી છે એટલે જેટલા એવા યજ્ઞ કરનારા છે તો કરશે તો ખરા જ નહીં એટલે બિલકુલ નષ્ટ નહીં એટલે નષ્ટ પ્રાણ એમ કહું ને એ રીતે અહીંયા વાત છે કે યજ્ઞ સર્વવર્ણો ને આશ્રમનો હિત કરનારો છે અને નીચે નષ્ટ ઓછી કરે છે એટલે જે અહીંયા થઈ ગયું કે બધું આવા શ્રદ્ધા વિનાના થઈ ગયા સત્વ વિનાના બુદ્ધિ વિનાના આયુષ્ય સુકાશ થઈ ગયા દુર્ભાગ્ય થઈ ગયા પણ તો પણ એવા કોઈ જીવો છે કે જે હજી કરી રહ્યા છે તો હજી પણ કોઈ કેટલાક એવા જીવો છે જે કરી રહ્યા છે તેના માટે જ હવે આગળ વાત કરી રહ્યા છે કે આ હિત કરનાર છે તો જે બાકી બચ્યા છે એના માટે ને ત્યાર પછી પણ એ જ કહી રહ્યા છે કે શાખાના વિભાગ કરે આ બધી પણ કેમ જરૂર પડી તો જેટલું એને કરવું છે કરી રહ્યા છે એના માટે છે એવી રીતે એટલે એનો મતલબ એમ થયો કે બધાને સાંભળ્યું હતું તે વખતે મને સંતોષ નહીં થયો કે જે છે એનો મતલબ એમ થયો કે પાકી કશું રહ્યું જ નથી હવે ને પછી વેચ બેસીને આટલી બધી કરી મહેનત કોણા માટે તાવ એ લોકો હવે કરવાવાળો કેટલો વર્ગ એમ એ પછી એ પછી કરવાવાળો વર્ગ કેટલો એમ એ કોણ અત્યારે યજ્ઞ કરે છે આપણે તો બહુ ઓછા ડાયરામાં જોવા છે આ બધી વસ્તુઓ એમના માટે વિદ્યાર્થી આટલું બધું પરિશ્રમ કરે કે ચાર વિભાગ કર્યા ધીરે ધીરે પછી કરવાવાળાની સંખ્યા ઘટતી ગઈ બધી વાત મૂળ વાત તો એ છે કે વેદવ્યાસ ઋષિ છે એટલે દીર્ઘ દ્રષ્ટા છે એ વખતે બધું ખોટું ફરી ગયું છે એવો આશય નથી પણ એમણે પોતાની લાંબી દ્રષ્ટિથી જોયું કે આ બધું હવે આ કાલ આવવાની સાથે બધું ક્ષીણ થઈ જશે એટલે જેટલું બચાવી શકાય એટલું બચાવો એના માટે તો ભગવાને મોકલ્યા એમને તેમણે પ્રયાસ કર્યો પછી તો કાલના બદલી જે થવાનું છે એ તો બધું થયું જ છે

મતલબ કલયુગમાં જ પાંચું સાડા પાંચ વર્ષ પહેલા તો એમના પરિવારમાં પરંપરા રહી હતી તો એ લોકોને અધિકાર પ્રાપ્ત થતું હતું એટલે શુદ્ધિ વગેરે મેન્ટેન કરી શકતા હશે તો ત્યાં સુધી એ કરતા હતા વગેરેની સ્થિતિ ત્યાં સુધી હતી ના એટલે એ વાત એ છે કે ફર્સ્ટ અહીંયા એવી આજ્ઞા છે કે બધું નષ્ટ થઈ ગયું પછી બાકી બચેલું કોના માટે કારણ કે અધિકારી નથી રહ્યા એમ જ વાત થઈ ગઈ કે બાકી બચેલા માટે આટલું બધું પરિશ્રમ કર્યો એટલે હવે જે ખતમ થતા થતા એને બચાવવા માટે સાવ રહે ને એના કરતા જેટલું માણસ સમજી શકે એક ટકા તો એક ટકા એવા વિચાર થી વેદના વિભાગ વગેરે કરો ભેલાબેન સારું હા જેજે નીચેના શ્લોકથી બીજાઓ માટેનો ઉપાય કહે છે એટલે ઉપરનો જે શ્લોક હતો ને એમાં અધિકારી અધિકારીઓ માટેનું કહ્યું હતું હવે બીજાઓ એટલે જે અનઅધિકારી હતા વેદમાં જે અનઅધિકારી છે તેના માટે આ કહે છે સ્ત્રી શુદ્ર દ્વિજબંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચર કર્મ શ્રેયસી મૂઢાનામ શ્રેયમ એવમ ભવેદ ઇહ ઇતિ ભારતમ આખ્યાનમ કૃપયા મુનિનામ મુનિના કૃતમ સ્ત્રીઓ શુદ્રો અને દ્વિજબંધુઓથી વેદનું શ્રવણ થાય નહીં તેથી કર્મથી પ્રાપ્ત થાય તેવા કલ્યાણમાં મોઢોનું આ વિષયમાં કલ્યાણ આ પ્રકારે થશે એમ વિચારીને મુનિએ કૃપાથી મહાભારતનું આખ્યાન કર્યું એટલે સ્ત્રીઓ શુદ્રો અને દ્વિજબંધુઓથી વેદનું શ્રવણ થાય નહીં તે અનધિકારી છે માટે તેથી કર્મથી પ્રાપ્ત થાય તેવા કલ્યાણોમાં એટલે કર્મ જે આપણે સ્વર્ગ બધા જે યજ્ઞો કરીએ ને કર્મ આદિ સંબંધીથી મૂઢો એટલા માટે કયા છે કારણ કે એ લોકો કામનાઓ લૌકિક કામનાઓ અથવા અલૌકિક કામનાઓ પણ કામનાઓ છે ખરી એટલે એ લોકોનો આ વિષયમાં કલ્યાણ આ પ્રકારે થશે એટલે મોક્ષ માટે કલ્યાણ એમનું આવી રીતે એટલે આખ્યાન મહાભારતના આખ્યાનથી થશે તેમ વિચારીને કર્યું વેદમાં સ્ત્રીઓનો ઉપયોગ યજ્ઞ દ્વારા થાય એટલે વેદમાં સ્ત્રીઓ એમના પતિની સાથે જોડાઈને યજ્ઞ દ્વારા એમનો ઉપયોગ થાય વીર વિનાની સ્ત્રીઓ થી તો તે પણ થતો ન હોવાથી ત્રણ વર્ણવાળાની સ્ત્રીઓને પણ વેદનું શ્રવણ કરવાની મના છે વીર વિનાની એટલે પુત્ર અથવા પતિ જેને ના હોય તે સ્ત્રીઓથી આ યજ્ઞ દ્વારા પણ એમનો ઉપયોગ નથી થતો અને ત્રણ વર્ણવાળાની સ્ત્રીઓ એટલે ઉપર જે અધિકારીઓ આપ્યા છે તેમની સ્ત્રીઓને પણ વેદનું શ્રવણ કરવાની મના છે સ્વતંત્ર શુદ્રોને પણ મના છે પરંતુ જે શુદ્રો સેવકો હોય તેમને મના નથી એટલે જે શુદ્રો આ ત્રણ ત્રિવર્ગીય હોય એમના સેવકો હોય તો એમને મના નથી કારણ કે ત્રણ વર્ણવાળા યજ્ઞ કરનારાઓના સેવકો તેમનું અન્ન ખાઈને વેદના કાર્યમાં ઉપયોગી થતા હોય તેઓને ઉપર ઉપરથી વેદનું શ્રવણ થવાનું જરૂરી છે એટલે અહીંયા મને એટલું સમજાય છે કે તેમનું અન્ન ખાઈને એટલે એ લોકો સાત્વિક અથવા તો એમ સાત્વિક ખાઈને વેદના કાર્યમાં ઉપયોગી થતા હોય ઉપર ઉપરનું એટલે કદાચ અપરસનું અથવા તો જે આપણે સ્વચ્છતા માટેનું કંઈ હશે તેટલા પૂરતું વેદનું શ્રવણ થવાનું જરૂરી છે એવું મને સમજાય છે દ્વિજબંધુઓ એટલે કુંડો ગોલકો અને સંસ્કાર વિનાના દ્વિજોને પણ વેદનું શ્રવણ કરવાનો અધિકાર નથી અહીંયા કુંડો કુંડોમાં જે ઝાલ ઝાર કર્મથી ઉત્પન્ન થયેલાઓ લખ્યું છે પણ એ ઝાર કર્મ એટલે શું એ મને ખ્યાલ નથી ગોલકો એટલે પણ નથી ખબર અને સંસ્કાર વિનાના દ્વિજો એટલે કદાચ યજ્ઞોપવિત સંસ્કાર જેને ના લીધા હોય જેને ઉપનયન અને જન્મથી એમને જન્મથી અને ઉપનયન થઈ ગયા હોય પણ યજ્ઞોપવિત ન થયા હોય તેવા દ્વિજોને પણ વેદનું શ્રવણ કરવાનો અધિકાર નથી ગોચર શબ્દ સદા નર જાતિનો છે એટલે અહીંયા શ્રુતિ ગોચરહ લખ્યું છે એટલે કદાચ શ્રુતિ હંમેશા પુરુષ માટે છે એટલે કદાચ આ શબ્દ અહીંયા વાપર્યો છે ગોચર શબ્દ સદા નર જાતિનો છે અથવા કંઈ ગ્રામેટિકલ છે કેટલાક વૈદિક પ્રયોગ હોવાથી ગોચરા એવો પાઠ લે છે એ મને નહીં સમજ પડી કર્મ શ્રેયસી કર્મથી પ્રાપ્ત થાય તેવા પુત્ર સ્વર્ગ વગેરે રૂપ કલ્યાણમાં મૂઢો સાધનના જ્ઞાન વિનાનાઓનું કલ્યાણ આ પ્રકારે એટલે મનમાં વિચારેલા પ્રકારથી ઈહ આ જ વિષયમાં થશે એમ વિચાર્યું એટલે કર્મ શ્રેયસી એટલે કર્મ કર્મથી યજ્ઞોને વગેરે બધું કરીને લૌકિક અથવા અલૌકિક લાભ જેને લેવા છે તેવા કલ્યાણ જેને કરવું છે તેવા મૂઢો એટલે કે સાધનના જ્ઞાન વિનાનાઓનું કલ્યાણ આ પ્રકારે એટલે મહાભારતનું આજે આખ્યાન એમને કર્યું એના આવી રીતે થશે એવું એમને વિચાર્યું જો કે અલૌકિક પ્રકારે વેદથી પ્રાપ્ત થાય તેવું ફલ પણ અલૌકિક છે છતાં પણ બીજા સાધનથી તે પ્રાપ્ત થતું નથી એટલે એ મનમાં જ હજુ વ્યાસજી વિચારે છે કે અલૌકિક વેદથી જે પ્રાપ્ત ફલ થાય છે પ્રાપ્ત એ પણ અલૌકિક છે એટલે કદાચ આ મહાભારત જેવું આખ્યાન કરવાથી પણ એ એટલું કદાચ એ સાધનથી એવું અલૌકિક ફળ નહીં મળે તો પણ પુરાણમાં પણ ભટ્ટો માને છે તેમ અર્ધ અલૌકિક ધોરણથી અથવા અલૌકિક ધોરણથી ભારત વગેરેથી કાર્ય સિદ્ધ થશે તેવો ભાવ છે એટલે પુરાણમાં પણ ભટ્ટો માને છે એમાં એવું લખેલું છે કે ભટ્ટોના મત પ્રમાણે લૌકિક ક્રિયા રૂપ યજ્ઞ અલૌકિક અપૂર્વ ક્રિયાવાળો હોવાથી અર્ધ અલૌકિક છે આમાં મને એવું સમજાય છે કે લૌકિક અત્યારે અત્યારે જે યજ્ઞ કરી રહ્યા છે લોકમાં તે એમના અપૂર્વ જે એમને અદ્રષ્ટ જે કર્મ કર્યા હશે અલૌકિક અથવા તો આગલા જન્મમાં કોઈ સારા કર્મો કર્યા હશે તેથી આ જન્મમાં એ લોકો લૌકિક ક્રિયારૂપ યજ્ઞ કરી રહ્યા છે એટલે એ અર્ધ અલૌકિક ગણાશે તેમ પુરાણો અને ભારતના સર્વ અધિકારીઓ હોવાથી અને તે વેદના વ્યાખ્યાન રૂપ હોવાથી અર્ધ અલૌકિક રીતે તે ફલ પ્રાપ્ત કરાવે છે તેવી જ રીતે એમ કે પુરાણો અને ભારતના સર્વ અધિકારીઓ એટલે આ મહાભારત જે આખ્યાન લખી રહ્યા છે એના બધા શુદ્રો અને સ્ત્રીઓ સહિત બધા અધિકારીઓ હોવાથી અને તે વેદનું વ્યાખ્યાન છે તો એને અર્ધ અલૌકિક એટલે સંપૂર્ણ અલૌકિક ફલ પ્રાપ્ત નહીં થાય પણ અર્ધ અલૌકિક ફલ પ્રાપ્ત થશે એવો અભિપ્રાય બાંધીને વ્યાસે જે કર્યું તે ભારતનું આખ્યાન કર્યું એટલે શબ્દોથી કહેલ છે ભરતના વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના સંબંધવાળું ભારત એટલે ભારત શબ્દનું એમણે કહ્યું કે કેવી રીતે ભારત કહે છે આખ્યાન એમ કહેલું હોવાથી તે માત્ર ગ્રંથનું નામ નથી પરંતુ બીજા માટે કરેલું છે આખ્યાન એટલે નોર્મલી આખ્યાનમાં કહી સંભળાવવામાં આવતું હોય છે એટલે એવી રીતે કહે છે કે માત્ર ગ્રંથનું નામ નથી પરંતુ બીજા માટે એટલે કે કહેવા માટે કરેલું છે તેથી ભારતનું શ્રવણ કરવાથી માયા અને મોહ રહેતા ન હોવાથી ધર્મ વિગેરેનું તત્વનું જ્ઞાન સહેલાઈથી થાય તેવું છે એમ મનન કરવાથી જાણીને બીજાઓના દુઃખનો નાશ કરવાની ઈચ્છાથી રચ્યું છે એવો અર્થ છે થયું હા તે આટલું બસ એમાં આજે કુંડો ગોલકો લખ્યા છે ને તે મને સમજ નહીં પડી અને આજે અન્ન ખાઈને વેદના કાર્યમાં ઉપયોગી થતા હોય તેમાં ઉપર ઉપરથી વેદનું શ્રવણ એ મેં કહ્યું છે પણ મને આઈ એમ નોટ શ્યોર કે એ છે કે શું છે એટલે એમાં એવું છે કે શૂદ્રના બે પ્રકારો હતા એક અશુદ્ર અને અસત્શુદ્ર તો અસત્શુદ્ર એટલે જે અત્યારે આપણે જેમને કઈ હરિજન કહીએ છીએ વગેરેનું જે કાર્ય જે લોકોનું ખાનપાન શુદ્ધ હોય અને ત્રિવર્ણના અનુસાર જેમના આચાર હોય વૃત્તિ વગેરેના નિષિદ્ધ આજીવિકા પણ જેમની ન હોય એવા લોકો ઘરના ઘરનોકર હોય તે પ્રકારે કાર્ય કરતા એટલે જે ત્રિવર્ણના લોકો હોય એમના જીવાન એમના સાથે રહેતા રહેતા એમના આઘાત થઈ જાય એવા સચ્છુદ્રને સાથે સ્પર્શ દોષ પણ મનાતો નહીં સ્પર્શે વગેરેથી અપવિત્રતા ના આવતી એ જાતનો ઘરનો નોકર નું આચરણ કરનાર ની સાથે રહેતો હોય તો એના કામમાં પણ વેદ મંત્ર વગેરે પડ્યા વગર રહી શકે નહીં એના જે આ રીતે વેદાદીનું શ્રવણ કુંડગોલક જે છે એ એમને કેવાય છે કે પતિના હોવા છતાં પણ કોઈ અન્ય પુરુષની સંતાન થાય એ કુંડ કહેવાય અને પતિના મૃત્યુ પછી કોઈ અન્ય પુરુષ પુરુષની થાય તો એ ગોલક કહેવાય ચારવીર અને આ કુંડોવલક છે ત્રીજી બંધુની કક્ષામાં કોટીમાં આવે છે એ બધાને વેદ શ્રવણનો અધિકાર નથી એમ કહેવામાં આવે છે આમાં જે એક અંતકરણ પ્રબોધમાં એવું હતું કે પત્ની પતિને એક પહેલી જે પત્ની હોય તે એની પત્ની અથવા યજ્ઞમાં એ એની સાથે જોડે બેસે અને બીજી જે પત્નીઓ હોય તે બધી સ્ત્રીઓ કહેવાય તો એમાં તો આ આ ન લાગે ને એકેમાં કે એમના એમ જાર કર્મથી ઉત્પન્ન થયેલા હોય એટલે એમાં ન લાગે ને એ તો સંતાનોની વાત છે ગુંડગોલક તો સંતાનો માટે વપરાતો શબ્દ છે અચ્છા અને યજ્ઞાદિ કર્મની અંદર જે સમાન વર્ણની પત્ની હોય એનો અધિકાર છે એ સાત કરે છે એટલે એ ધર્મ કહેવાય જે સમાન વર્ણની હોય અને ધર્મ કાર્યમાં સાથે જેને બેસવાનો અધિકાર છે તે એની ધર્મપત્ની ન કહેવાય અને આ ગોચર શબ્દ સદા નર જાતિનું છે અને કેટલાક વૈદિક પ્રયોગો હોવાથી ગોચરા એવો પાઠ લે છે એમ સ્ત્રીલિંગનો કેમ પ્રયોગ ન કર્યો તો એ નિત્ય પુલ્લિંગ છે શબ્દ એટલા અને ત્યાં વેદ વગેરેમાં ગોચરની જગ્યાએ ગોચરા એનું પ્રિલંગ પ્રિલિંગ પણ બનાવવામાં આવ્યું છે તો એ વૈદિક પ્રયોગમાં એ છૂટ હોય છે પરંતુ જે આ પ્રાકૃત વ્યાકરણ છે આધુનિક એની અંદર ગોચર શબ્દ છે એને પુલ્લિંગમાં જ માનવામાં આવ્યું છે ત્યાં અહીંયા વ્યાકરણના નિયમ પ્રમાણે ત્રયી વેદત્રયી આ પ્રિલિંગ છે તો ગોચરા એમ થવું જોઈતું હતું પણ એ ન કરીને કેમ ગોચર કર્યું કેમ કે ગોચર પદ છે હંમેશા હા થયું હા જે હવે આમાં મને કઈ પ્રશ્નો નથી સારું તો હવે આગળ કોનો વારો છે હેલો હા બોલો હા જે જે ધનવત પ્રણામ અહીંયા કહ્યું ને કે ભટ્ટો માને છે તેમ અર્ધ અલૌકિક ધોરણથી અથવા અલૌકિક ધોરણથી ભારત વગેરેથી કાર્ય સિદ્ધ થશે એવો ભાવ છે એ લાઈન ના સમજાય કે અર્ધ અલૌકિક ધોરણ અને અલૌકિક ધોરણ હા એ તો બેલાબેન કહેશે જે જે મેં જે કહ્યું હતું તે બરાબર કહ્યું હતું એ ભટ્ટો જે પુરાણમાં માને છે તે હા એટલે એમાં એવું લખ્યું છે કે અલૌકિક પ્રકારે વેદથી પ્રાપ્ત થાય તેવું ફળ પણ અલૌકિક છે એટલે અહીંયા વ્યાસજી છે એ મનોમંથન કરી રહ્યા છે ત્યારે એવું કહે છે કે અલૌકિક વેદથી તો અલૌકિક ફળ મળે છે હવે આ બીજા સાધન એટલે કે આ વ્યાખ્યાન જે કરી રહ્યા છે મહાભારતનું આખ્યાન તો એનાથી તે તે અલૌકિક ફળ તો પ્રાપ્ત નહીં થાય એટલે પછી પાછું એ વિચારે છે કે પુરાણમાં ભટ્ટો માને છે કે તેમ અર્ધ અલૌકિક ધોરણથી અથવા અલૌકિક ધોરણથી ભારત વગેરેથી કાર્ય સિદ્ધ થશે એટલે સંપૂર્ણ ફળ અલૌકિક ફળ તો નહીં પડે પણ પુરાણમાં જેવી રીતે ભટ્ટો માને છે કે પુરાણ વાંચવાથી આવી રીતે અલૌકિક અર્ધ અલૌકિક મળશે તેવું કદાચ આખ્યાન વાંચવાથી અર્ધ અલૌકિક ફળ મળશે હલો હા હા હા જે જે બરાબર હતું આ માયાબેન નથી સમજાયું બાકી સમજાવો પણ મને આટલું સમજાયું છે આપ હવે કહો તો વધારે સારું એટલે આમાં જે ભાષ્ય પદનો પ્રયોગ કર્યો છે ને એ મીમાંકક કુમારી ભટ્ટ હતા એમણે આ વિષય ઉપર પૂર્વ મીમાંસા સૂત્રની અંદર વિચાર કર્યો છે કે વેદ તો અલૌકિક છે એટલે વેદાર્થ પણ બધું અલૌકિક જ છે એને કારણે વેદના અનુસરણ કરવાથી અલૌકિક ફલની સિદ્ધિ થઈ શકે એમાં તો આપણને કોઈ સમસ્યા નથી પણ આગળ અહીંયા પણ આ વાત કહેવામાં આવશે અને સર્વત્ર એ પ્રસિદ્ધ છે કે ઇતિહાસ પુરાણ પંચમો વેદ ઉચ્ચતે પુરાણો અને મહાભારત વગેરે છે એ પાંચમો વેદ કહેવાય છે તેમ છતાં પણ મહાભારત વગેરેની અંદર તો આપણે જોઈએ છીએ કે ભરતવંશ વગેરેની કથા છે રાજાઓનો ઇતિહાસ ને એવું વર્ણન છે એટલે એની પૂર્ણરૂપથી અલૌકિકતા જણાતી નથી આવ્યું ને તો ત્યાં અલૌકિકતા અને લૌકિકતા બંને અર્ધા અર્ધ અલૌકિકતા છે એમ સમજવાનું છે અહીંયા પણ આ વાત આપણને કહી શકાય તો અહીંયાથી ફલસિદ્ધિ કઈ રીતે થશે લૌકિક થશે કે અલૌકિક થશે અહીંયા મુદ્દો એટલે અહીંયા જે ભરત છે એની અલૌકિકતા સિદ્ધ કરી અને કહ્યું છે કે એ પોતે કેમ કે હતા પહોંચેલા હતા એટલે એમની કથાના શ્રવણથી પણ અલૌકિક ફલ સિદ્ધ થશે એમાં ભટ્ટની જેમ એ ન્યાયથી અર્ધ અલૌકિક અને અર્ધ લૌકિક એવું માનવાની કોઈ આવશ્યકતા નથી એટલે ઇતિ ભારત માખ્યાનો કૃપયા મુનિના પુસ્તક તમારી ઇતિપદ છે એ આશય અહીંયા લીધો છે કે અશ્લિંગ નહીં અક્ષર આ અર્થમાં કે જેથી જે મૂળ છે એ લોકોનો પણ શ્રેય થાય એમને શ્રેયની સ્થિતિ થાય કેવલ શ્રેય એટલે લૌકિક પદની સ્થિતિ થાય એમ નહીં હા તે હેતુથી કૃપા કરીને વ્યાસ મુનિએ ભારતનું આખ્યાન કર્યું હવે સમજાય ગઈ બરાબર અલૌકિક ફળની પ્રાપ્તિ થશે ભારતની આપનો અવાજ બહુ જ ધીમો આવે છે બરાબર આવે છે અહિયાં તો જે છે પછી ફોન છે ને સાવ બાજુમાં રાખીને આપ બોલ્યા ને કઈ સંભળાયું નહીં હું પણ ઇયરફોન થી સાંભળું છું જેજે હું પણ ઇયરફોન થી સાંભળું છું નથી સંભળાતું હા જી એટલે પ્રીતિબેન બોલે છે ને તો એમનો અવાજ બરાબર આવે છે પણ આપનો અવાજ ધીમો આવે છે જે સમજાઈ ગયું એ મને નથી સમજાતું હવે સંભળાય છે હા પણ તો બી ધીમ અંગેરે અહીંયા જે સાંભળતા હોય છે ને વૈષ્ણવ એમને ઘણા બધાને એવું કેવું હોય છે કે આપનો અવાજ થોડો રેકોર્ડિંગમાં બી ઘણો જ ધીમો આવી રહ્યો છે એમ એટલે કદાચ કોઈ પ્રોબ્લેમ હોય બાજુમાં ના રહે તો સ્પીકર એવું બી હોઈ શકે હા હમણાં પ્રીતિબેન પોતાની પાસે ખેંચીને બેઠા હતા એટલે કદાચ હશે હા જે જે એ આપ સમજાતા હોય ને ત્યારે જે ખાસ એ અમને પછી નથી હા સારું સારું હવે આવે છે ને હા આવ્યો જજે કરીશું જજે હવે મને તો વાંધો નથી હા પૂછી જુઓ બે શ્લોક ભેગા છે અચ્છા હા તો ના પાડે છે ભલે તો કાલે કરીશું હા એવું કરો હા हा भगिनि दिदि प्रणाम् धन्यवादः